إلا ضعيفا فلا نادي मोक्षते मूर्तय मूर्तात्मा जेन सूचरणो माज मोक्षते मूर्त अमूर्तात्मा જેને વરતે છે કે કેવળ જ્ઞાન આદાદાતે પરમાત્મા જય ज्योतिस्वरूप भगवान ते सिद्धदादा परमात्मा परम ज्योतिस्वरूप भगवान ते सिद्धदादा परमात्मा જેની વ્યાખ્યા નથી શબ્દ માહિતે ભગવાન રહસ્યાત્મા જેની વ્યાખ્યા નથી શબ્દ માહિતે ભગવાન રહસ્યાત્મા જેના વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કવિરાજથી આ પદની રચના થઈ ગઈ હતી કવિરાજથી આ પદની રચના થઈ ત્યારે બહુ જ શરૂઆતની છે આ બહુ જ શરૂઆત એમને જ્ઞાન મળ્યા પછી નજીકની હવે થોડો સમય ગયા પછીની છે પણ જે સ્વાદ આવ્યો છે અનુભવ થયો છે એમને જેને ભગવાન સાક્ષાત અને પાછા ચુસ્ત જૈન ચુસ્ત જૈન પણ જૈન સ્પેશિયાલિટી નથી એમની જૈન સ્પેશિયાલિટી નથી એટલું હતું એમનામાં બાકી જૈન પણ તો હતું જ ખરા હતા સ્પેશિયાલિટી નથી એટલે બધે ફટફટ કર્યા કરતા હતા વસ્તુ આ બહુ સમજવા જેવી વાત છે એના પદ રચાયું છે ત્યારે જૈનેન્દ્ર રેવા <laughs> મળ્યા ને જેમાં દાદા ભગવાન જોયા એમને એ બહુ સુંદર એમનો અનુભવ છે આ અનુભવ લખાયો છે કે દાદા ભગવાનથી જે જે જ્ઞાન પામ્યા છે દ્રષ્ટિ પામ્યા છે અને જેમને દાદા ભગવાનની કંઈ સમજ ઓળખાણ મળ્યું છે એમને પણ દ્રષ્ટિ પામેલાને બધાને બધા માટે જો આ પદ હૃદયથી આદર્શ સ્વરૂપે રાખી શકે ને તો પોતે પોતાને મળેલો ફાયદો સમજણનો એ બહુ સ્થાયીને સુંદર કરી શકે એમ છે હરેકને માટે આજ્ઞાધર્મ શું છે આ પદમાં એક પ્રેક્ટિકલ આખું અસ્તિપણું આજ્ઞાધર્મપણાનું એ બધાને અનુભવ કરાવે એવું છે આ એટલે આજ્ઞાધર્મથી છીએ આ સમજવા જેવું છે એટલે રોજ એક વખતે બોલીએ જ બહુ સારું આપણે બધા પોતે અંદર જ્યાં હોય ત્યાં રાખે જેના વાળી વર્તનને વિનય છે મનોહર હવે એ વાત કેવી રીતે આપણને હોય કે એ સામાન્યપણે આપણે લોકવ્યવહારમાં જેવી રીતે હોય છે એવી રીતે સમજીએ પરંતુ આ અલૌકિક છે એટલે વાણી વર્તન વિનય ક્યારે મનોહર હોય કે તેમાં ઐક્યતા હોય શું કહ્યું ઐક્યતા વગર હોઈ શકે જ નહીં આ હવે આજના લોક વ્યવહારમાં એ લોક સમજ છે અને લોક એવું બની શકે એવું તો છે નહીં બધા જ જાણે છે બધા જ જાણે છે આ તો કયા વ્યવહારથી આ કયા વ્યવહારથી આ ભગવત વ્યવહારથી છે શું કહ્યું કયો ભગવત વ્યવહાર તો કે આજ્ઞા ધર્મનો કયો એ કેવી રીતે તો કે આજ્ઞા ધર્મના ભગવત વ્યવહારથી એ જેટલે જેટલે અંશે અંતરથી એના કારણ સર્જનના પ્રમાણથી એ મન વાણીને કાન એક્યતા સ્વરૂપે આજ્ઞાધર્મની સ્થિરતાએ કરીને અંતરથી છે એના માટે છે આ વાત બહારના શરીરમાં એવી એકતા કરવા જાય લાખ કોશિશ કરશે તો નથી થવાની એટલે આ બહુ મોટો ભેદ છે જેના કર્મ પ્રત્યેક અભેદ તે મૂર્ત છે દિવ્યાત્મા કર્મ પ્રત્યેક અભેદ છે એટલે શું કર્મ કોને એ તો દાદાએ સમજાવ્યું આપણને કર્મ કર્મની ભાષા કર્મનો સિદ્ધાંત આ બધું જ આપણને આપ્યું છે કર્મ શું તો શરીરથી જે બન્યા કરતું બધું કર્મ શું ના ફરે ના ફરે શું માં ફરે શું કહ્યું છે કૃષ્ણ ભગવાને શું કર્મને વાધિકાર છે મા ફલે શું શું કહ્યું કદાચિત કદાચિત એટલે કર્મ ફલ એવું સમજાયું તો કોઈને છે જ નહીં આફ્રિકામાં ભરતભાઈ બિહારીભાઈ જતા હતા શરૂ શરૂની વાત કરું છું નાઇન્ટી સિક્સ ને તો આગળથી અમે નાઇન્ટી સિક્સમાં પહેલી વખત ગયા એની આગળ એ ગયેલા હતા એની આગળ રાજેન્દ્ર સહાની હતા પરંતુ નાઇજીરિયામાં ચાલુ થયું ત્યારે એક તામિલનાડુની બહેન તે ત્યાં હતી આર્મીના કેપ્ટનની દીકરી હતી એ શોભાનું નામ અને પ્રસાદ મધુપ્રસાદ એના પતિદેવ હતા એ હજુ છે ત્યાં પણ આ બેન અહીંયા છે એની છોકરીઓ બધા સાચવે છે ત્રિવેન્દ્રમ્બા એને સાંભળવામાં આવ્યું ત્યારે એ તો શક થઈ ગઈ કારણ કે સાઉથ ઇન્ડિયામાં કે બધા કૃષ્ણના અધિભક્તા એવું નથી છે બધા બ્રાહ્મણોમાં છે નારાયણ પૂજા બધું જ છે ત્યારે એને આ જયારે સાંભળ્યું અને કર્મ ફળને સમજ થોડી સમજાઈ એમને ત્યારે એને એટલો પ્રકાશ પડ્યો તે વખતે હજુ કદાચ એ કાગળને હશે એનો શોભાનો એ તમે વાંચો તો ખુશ થઈ જાઓ અને આપણે દાદાને મળ્યા છે આટલા વર્ષોના ભાણા વાયા છીએ આપણને આટલું સમજવાનું છે કર્મ અને કર્મની ભાષા જેના કર્મ પ્રત્યેક છે અભેદ તો કર્મ તો આ શરીરથી થતું રહેતું બધું કર્મ અને એને આપણે સમજવાનું કઈ રીતમાં કઈ ભાષામાં તો કે બનતા બનતું રહે છે ભાષામાં શું ત્યારે એ દિવ્ય થાય નહીં તો દિવ્ય કેમ થાય ને અભેદતા કેમ આવે જો આપણે બધા જુદા જુદા વ્યવહારમાં સાથે બધા હઈએ અને આ શરીરથી આપણું કર્મ કર્મ ફળસ્વરૂપે બનતું રહેતું આપણને અનુભવાતું હોય તો આપણે બીજા બધાના વ્યવહારમાં બીજા વ્યવહારથી આપણે એકબીજાની જોડે હઈએ અરસ પરસમાં તો કોઈનો વ્યવહાર કોઈને નડશે નહીં જોજો તમે જેને થયું હશે એટલાના ગામતળે છતાંય આપણે રોજ રાત દાડો રહીએ છીએ ઘરમાં રહીએ છીએ વ્યવહારમાં રહીએ સમાજમાં રહીએ છીએ કુટુંબમાં રહીએ છીએ કેમ જોયા કરો છો સમજાયું વાત સમજાય ને તમને તમે સંભળાય છે બરોબર હે હિંમતબેન નથી ઓછું સંભળાય હિંમતબેન બેઠા હિંમતબેન બેઠા આવ્યા છે નથી આવ્યા બધા સાહેબ સરસ સંભળાય છે ભાનુબેન ને સંભળાય છે નહીં પાક્કું એમના વતી સાંભળે હતા થોડું એમને વતી ના સાંભળે ના વતી સાંભળી આપણે કઈ બતાવી એટલે વતી સાંભળ્યું થયું પણ કઈ બતાવી હતું ને તો મમ્મી એવું થાય છે કે એટલો સુંદર સત્સંગ થયો હોય એવું નહીં કરવું લાભ બધાને મળવું જોઈએ મહેતા સાહેબ ને ખાસ કે આપનો સત્સંગ એટલો સુંદર નીકળ્યો હોય સત્સંગનું અમારું વખાણ નથી કરવાનું એવું નહીં સત્સંગનું વખાણ કરવાનું હું મારું કહું છું દાદા અંદર ક્લિક બી ફાઇન થાય પણ ઘરેલી બધું ભૂલી જઉં છું જાય તો શું એનું એવું છે એ તો બરોબર છે કારણ કે આપણો બધો વ્યવહાર છે ને આખો વ્યવહાર છે ને એટલા માટે હું કહું છું કે આપણે રોજના જીવનમાં રોજના જીવનમાં આ આજ્ઞા સવારથી રાત્રિના નિંદ્રાકાર સમય દરમિયાન કેવી રીતે ઉપયોગમાં જાય છે એ જોવાની આપણી જરૂર છે તો આ જેના કર્મ પ્રત્યેક અભેદથી તો પછી આપણે કોઈ જગ્યાએ વ્યવહારમાં એકબીજાના અરસપરસ વ્યવહારમાં ભેદ સ્વરૂપ નહીં લાગે કોઈને અરસપરસ બધી અસરો રહ્યા વગર થાય થવાની જ છે કોઈને છોડે નહીં આપણે નિમિત્ત બનીએ સામાનું નૈમિત્તિક ભાવથી આપણને એની અસરો થાય બધું જ થઈ શકે છે અને નિમિત્ત ને નૈમિત્તિક તો દુનિયા રહેવાની જ છે એ અતિશય કાયમની છે પણ માનવ માનવના મનુષ્યતા માનવ તરીકેના સ્વભાવમાં માનવ તરીકે મનુષ્ય તરીકે જીવન જીવતો જ્યારથી થયો અને જ્યારથી ત્યાં સુધી રહેશે ત્યાં સુધી આ બધું છે એ હતું નતું ત્યાં પહેલાં નહોતું એટલે એવો વખત હતો એ નરે સુખનો વખત હતો પણ સુખ ઓછા થાય તો દુઃખ થાય ત્યાર પછી એ માનવમાં થોડુંક વાઇલ્ડનેસ જેને કહેવાય જંગલિયત કહેવાય એવું આવી જતું અને થોડો વખત એવો આવી જતો પરંતુ જેમ યુગ પલટાય તેમ ધર્મની સ્થાપના માટે પછી ભગવાન હાજર થઈ જાય બેન ત્યાં બેસાડજો ખુરશી જોયા છે ન બેસશે ખુરશીઓ એટલે પાછી પડી જશે એમને બેસાશે દાદાજી બહુ વિનયવાળા છે નહીં હા મનોરમાના વડીલ છે વડીલ મારાથી જ્ઞાન એ વાત બહુ મોટી આ મોટી વિનય ધર્મ આને કહે છે આપણો વિનય ધર્મ આને કહે છે આપણે ઉંમરથી સમજીએ છીએ તો ઉંમરથી તો વ્યવહારથી છે જ સામાજિકપણે સમજાયું ને પરંતુ આ તો બહુ મોટી વાત છે દાદાજી એક આજે સવારનો એક અનુભવ કહું બોલો ને મોટી સવારે આમ ઉઠીને બધું પ્રાર્થના કરી બહુ વહેલી સાડા પાંચની ઉઠી ગઈ હતી બધું ચાલ્યું પણ હમણાં સાડા આઠે દાદર ઉતરતા સોનલબેન સ્લીપ થઈ ગયા તે મોજા પહેરું નહીં કોઈ દિવસ આજે વળી રૂમમાંથી મોજા પહેરીને દાદર ઉતરતી હતી પણ સ્લીપ થઈ પણ હું શુદ્ધાત્મા છું ને તરત જ એકદમ બેલેન્સમાં આવી ગઈ એકદમ બેલેન્સ એટલે જો કદાચ મારું માથું જો ભટકાયું હોત તો પછી ખબર નહીં શું થાય પણ એકદમ જ દાદાજીને યાદ કરીને એકદમ હું શુદ્ધાત્મા છું કરી બેટી થઈ ગઈ <laughs> પછી પણ એને એટલે દાદાજી જાગૃતિ હતી છતાં હું થયું એટલે મને એટલે પૂછવું છે કે એનું શું એનું કારણ શું કે જાગૃતિ હતી તોય સ્લીપ થઈ ગઈ એમ ધીરે ધીરે ઉતરતી હતી તો પણ સ્લીપ થઈ ગઈ એવું નહીં કે ચંચળતા હતી તમારું ચિત્ત છે ને ચિત્ત આમ તો કોઈ વખત અમારી જોડે તમે ચીડો વાંધો નથી પણ ચિત્ત જોડે જોડે હે આપણા વ્યવહારના સંબંધથી તમને એવું થાય પણ નિશ્ચયનો સંબંધ એ બહુ જુદો છે આખો નિશ્ચયનો સંબંધ આપણો ખરું કે નહીં હે આ વાત છે બહુ સમજવી બહુ સમજવાની એટલે જેમાં જેવો જેનો ચિત્રનું અનુસંધાન એના પ્રમાણે છે આ તો બધું ચિત્ત આપણે કોઈનું દાદાએ કહ્યું ને ભૂલો તો પોતે પોતાની જ જોવાની છે પરંતુ આવું સુંદર અવસર મળ્યો કે પ્રકાશ અંદર છે અને પ્રકાશમાં બધું અંધારામાં જે કંઈ પડ્યું હોય તે દેખાતું જતું જાય પણ છતાંય એ અંધારા અંદર ગુફાઓ ના ને તે ને બધું એટલું બધું છે અંદર ગુફાની અંદર ગુફાઓ બધું જાત જાતનું છે છુપાયેલું એટલે પ્રકાશ છે તે ધીમે ધીમે અંદર પહેરશે તારે કામ થાય ને હમ એટલે એ ઉપયોગ કરીને આ બધી ગુફાઓમાં પેસવું પડે બધું આપણે ના પેસવું પડે બધી બહુ પાર વગરની છે પણ એ કઈ ગુફાઓ આપણે તપાસી કરી નથી એટલી બધી પડી છે અંદર શું એને ઉખેડી ઉખેડી બધી રીતે કરીને એને તાવી જોવી જોઈએ બરોબર બરોબર તાપવું જોઈએ એને ખમી ખુદવું કે છે શું ખમી ખુદવું એટલે ક્ષમાયુક્તપણે ક્ષમા ભાવે કરીને આપણે જ આપણામાં એને વખોડ્યા વગર વખોડ્યા વગર એને ખેડાણ થવું જોઈએ એનું અંદરથી સમજો ને એની વૃત્તિ બધી અંદર હજુ તો ડિસ્ચાર્જ થવાની બાકી છે એ બધી કેટલી સંતાઈન પડેલી છે બધી એ વાત છે આખી આ એટલે જેના કર્મ પ્રત્યેક અભેદ એમાં આજ્ઞા દ્રષ્ટિથી આપણને વ્યવહારમાં કોઈ જગ્યાએ ભેદ ના પડે એવું થોડુંક ધીમે ધીમે થતું જાય એકદમ તો રસ થાય એ થાય ના જેમ થતું જાય ને તેમ તેમ આપણી અભિજતા આવે એટલે કર્મથી મન વચન કર્મ એટલે કર્મફળ સ્વરૂપે કર્મથી જે બનતું રહેતું છે એ બધામાં એમને ભેદ નહીં પડે કોઈ જગ્યાએ કર્મ પ્રત્યેક અભેદ એટલે એટલા માટે કહું જ્ઞાની પુરુષના બધા જ કર્મો એટલે દીખીતા ભાગના કર્મો કહેવાય આપણને વ્યવહારવાદ છે બધો ગમે તેવું જ્ઞાન ને શાસ્ત્રો વાંચે તો પણ આનું આ જ રહેવાનું છે સમજાયું ને દેખીતું બધું છે તે ના દેખીતું સમજાય જ કેવી રીતે એટલે ત્યાં આગળ અભેદતા આવવી જોઈએ એ મૂર્ત છે દિવ્યાત્મા એટલે જ્ઞાની પુરુષોના પ્રત્યેક કર્મો દિવ્ય હોય છે આવું સમય સારજીમાં કુંદકુંદાચાર્યજીએ ફરમાવેલું છે છે કે નહીં સમય સારજીમાં જ્ઞાની પુરુષના પ્રત્યેક કર્મ દિવ્ય હોય છે શ્રીમદજીએ પણ આ કહ્યું છે અને દાદા ભગવાનનું તો વર્ણન તમે એટલું આખું પદ છે એટલે આવી એક એક લાઈન અદભુત છે આની એક એક લાઈન ઉપર તમારે કેટલો સત્સંગ લાંબો થાય જેનો અગુરુ લઘુ જ સ્વભાવ મૂળા અસીમ આત્મા આપણો આ વ્યવહારમાં જાગૃત ભાવમાં કે નિંદ્રાકાળમાં બધામાં બધી પરિસ્થિતિમાં આપણે પૂતગલ તો બધું ગુરુ લઘુ સ્વભાવનું છે જ પૂતગલ કારણ કે પૂતગલ હજુ ડિસ્ચાર્જ કશાયો જેને કહેવાય છે એને અધીન છે જ બધું હજુ ડિસ્ચાર્જ કશાયોને અધીન છે એના માટે એના દ્વંદ્વ ગુણોથી એ ઊંચા નીચા પ્રમાણમાં રહ્યા જ કરવાનું એ તો એટલે પરિસ્થિતિઓમાં ઊંચા નીચા પણ રહેશે પણ આપણે એમાં સ્થિર હોઈએ જેટલો જેટલો ભાગ આપણો અંતરનો સ્થિર હોય સ્થિર એટલે અગુરલકુ સ્વભાવ એટલે કે આ તે હું નહીં હું તે હું આ બે ભેગું થઈ જાય ત્યારે જેનો અગુરુ લઘુ સ્વભાવ તે મૂળ અસીમ આત્મા અસીમ આત્મા એ આપણું કોઈને એમ આંખે ના દેખાય વ્યવહારના શરીરના શરીરના વ્યવહારથી ના દેખાય પણ એની પરિણતિથી દેખાય શું કહ્યું અને આપણે વ્યવહારમાં જેમ જેમ બધાના સાથે પરિણતિ જોઈ શકીએ દાદા ભગવાન આપણા બધા સાથે હતા પરિણતિથી હતા તો આપણે જોઈ શક્યા ને એમને અને આજના હજુ લતાને દ્રષ્ટાંત સ્વરૂપ બતાતા જોઈ શક્યા તો આજ્ઞામાં આવેલા બધા આપણે આપણો આ ધર્મ હોવો ઘટે આપણો મહાત્મા તરીકેનો આ ધર્મ હોવો ઘટે એકબીજાનો એમાં દાદાએ ત્યાં સુધી કહ્યું કે એમાં સ્પર્ધા હશે તો અમે ચલાવી લઈશું એ સ્પર્ધા બહુ સારી છે પણ એવી સ્પર્ધાનો કોઈ શોખ થતો નથી કોઈને <laughs> કેવા છો આવું થાય છે મુશ્કેલી આ છે અને જેનો સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ તે મૌન આ સંજ્ઞાત્મા હવે એ તો બહુ મોટી વાત થઈ ગઈ સૂક્ષ્મતમ સરસ્વતી કહીએ એટલે અંતરવાચાથી મુક્ત થાય ત્યારે જ સૂક્ષ્મતમ સરસ્વતી થાય શું કહ્યું અંતરવાચાથી મુક્ત થવામાં તો બહુ મોટા એટલે સાત કોઠા છે બાહ્ય વાંચાનો પહેલો કોઠો ભારે પડી જાય છે પછી અંદર સાત કોઠામાં પ્રવેશ બહુ અઘરું છે કુલ આઠ કોઠા એમાં પહેલો બહારનો ભાષાનો બોલાતો ભાગ એમાંથી જ હજુ આપણે દેખાતું નથી અંતર ભાષા સાત કોઠા છે બોલો એટલે તારે અંતરવાણીને સાત કોઠા કયા કયા સાત કોઠા એમ <laughs> ખ્યાલ આવે તો ખબર પડે કે કાળા એ કરવાના છે આપણે આ સાત પોટલા આપણે કર્યા છે ને અને કર્મની સાત પ્રકૃતિનો ક્ષય થાય છે ત્યારે તો ક્ષય પ્રાપ્ત થાય છે આપણી આપણને સમજાય છે એ બધું શાસ્ત્રનું જ્ઞાન છે પણ આપણે શું કરવું છે ને આપણે કોઠા પેલા અર્જુનના જોયા હતા ને પેલા અર્જુન કોણ દીકરો અભિમન્યુનો બોલો ને બધું જ જાણકાર હતો છેલ્લા માટીના કોઠામાં ખલાસ થઈ ગયો માટીનો કોઠો આ તમને ભારે ભારે એ કર્યા ને આવી ગયું સમજાયું ને એ માટીનો કોઠો પહેલો કહેવાય આગળનો બોલતી ભાષાનો ઉજ્જવલનો આગળનો પછી અંદર જાય બોલો ત્યારે આપણે બધા અંદર બધું કેટલું બધું મચીએ છીએ એટલે બહારથી અંદર જાય ખરું એટલે અક્રમ વિજ્ઞાન પ્રાપ્તિ અંતરની છે કેન્દ્રની છે કેન્દ્રવર્તી છે પરંતુ એ કેન્દ્રવર્તી સ્વરૂપે આપણે સ્થિર થવા માટે અને એના સ્વાદ માટે અને એની પ્રત્યક્ષતા માટે આપણે બહારથી આ અંદર જવાનું છે શું કહ્યું અંદર પ્રાપ્ત થઈ ગયું એટલે બહાર એટલે કે શું કે આ સ્થૂળથી સૂક્ષ્મ સૂક્ષ્મથી સૂક્ષ્મતમ સૂક્ષ્મતથી સૂક્ષ્મતમ સમજાય છે આવી રીતે છે એટલે વાણી ઉપર આવ્યું જેનું જેની માત્ર અવસ્થા નિર્દ્વંદ એ કેવળ પ્રગટ આત્મા છે એ બધી મન વાણી કાયા પોતાનું એક નંબરની ફાઇલ સાથે હોય અને છેના એ જ મન કાયા છે ઘરમાં ઘરના વ્યવહારમાં હોય બધા જ જાતના વ્યવહારમાં હોય બધા જ મહાત્મા તરીકે મહાત્માના વ્યવહારમાં હોય તો પણ એને અવસ્થા માત્ર નિર્દ્વંદ લાગવી જોઈએ અવસ્થા માત્ર સમજાયું ને નિર્દ્વંદ કઈ રીતે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે ને હમ અવસ્થા માત્ર કુદરતી રચના છે અને પોતે એનો નિહાળનારો છે જાણનાર જોનાર એટલે સતત એના ઓબ્ઝર્વેશનમાં સતત એ પ્રમાણે હોવું જ ઘટે પરંતુ આ બધાના આટલા બધા વ્યવહારમાં અને આજના વ્યવહારો કેટલા બધા ઝડપવાળા છે ફાસ્ટ છે એ વ્યવહારોમાં આપણે બહારથી ગમે તરફથી હોઈએ પણ એ વ્યવહારો પ્રયાસ કરવાના કોઈને છોડે નહીં સમજાય છે એટલા માટે તો આજે આસન ભવ્ય આપણે થયા કેવા થયા આસન ભવ્ય એટલે તદ્દન નજીક મોક્ષ છે એમ સામે જ મોક્ષ છે મોક્ષ સ્વરૂપ એટલે આપણે મોક્ષ સ્વરૂપ થઈ ગયા આસન ભવ્યને તો કર્મ માર્ગમાં કહ્યું કે હજુ તો આ નજીકમાં આવી ગયો જ મોક્ષ હવે થઈ જશે કે છે આ અમલીનું ઝાડ છે એના પાંદડા છે એટલા ગણીએ એટલા એટલા ભવમાં તો આપણે આચાર્ય ભગવાન કે ચકાવે મોક્ષ થઈ જવાનો છે મારો તો સંતોષ રહે છે એમને બહુ સંતોષ થાય છે એટલું કે ગણતરી માં ગયું ને હવે તો ગણતરી નહોતું તે ત્યારે આપણી અદભુત છે જેની માત્ર અવસ્થા નિર્બંધી કેવળ પ્રગટ આત્મા જેની દેહાતી દશા જ તે દાદાનો વ્યક્ત આત્મા એટલે દાદાને આપણે પ્રત્યેક સ્વરૂપે જોયું મહાત્મા મહાત્માઓ છે મહાત્માઓ આજ્ઞાધર્મે કરીને છે તો એમાં આ પ્રમાણે જોવાનું છે શરીર તો દરેકના પૂતગલો તો છે જ એ પૂતગલમાં દાદા ભગવાન સ્વરૂપ અને પોતે પોતાની અંદર દાદા ભગવાન સ્વરૂપ એવી રીતે આપણી એની સાથે રહી દેહાતી દશા દેહાતી દશા દેખાય કેવી રીતે કે વર્તારો થાય પણ દેખાય નહીં કોઈ દિવસે જેનો વ્યક્ત પ્રગટ દીવો તે કેવળ આ શુદ્ધાત્મા એ તો આપણે જાણીએ જ છીએ જેનો નિરાવરણી વ્યક્ત સગોપિત સિદ્ધાત્મા નિરાવરણીય એટલે ક્ષાયક મોંથી જે નિરાવરણ થયો છે તે મોહનું આખું આવરણ નીકળી ગયું છે દર્શન મોહનું દર્શન મોહ એ જ મુખ્ય છે કે જે આત્માનું શુદ્ધ સ્વરૂપનું સિદ્ધ સ્વરૂપ એ આખું આવરાયેલું એનાથી રહે છે મોહના પડદાથી દર્શન મોહ ચારિત્ર મોહ આમ તો લોક વ્યવહારમાં ધર્મમાં પણ ચારિત્ર પ્રગટ કરવા માટે વ્યવહારથી ક્રિયાઓએ કરીને ક્રિયાકાંડથી એ ચારિત્ર પ્રગટ થાય એવું સમજાય છે વ્યવહારમાં ધર્મના માર્ગોમાં પણ આવું છે છે ભલે આત્માનો હેતુ રહ્યો છે તો પણ વાત બને છે વેદાંત શું કે જૈન દર્શન શું આ બે મુખ્ય દર્શનો બાકી તો બધા એના ફાટાઓ રૂપે બીજા દર્શનો થયા છે એ તો સંસારના ભાગમાં સંસારમાં પ્રગતિ કરવા માટેના દર્શનો છે છ દર્શનો કયા તે પ્રગતિ કરવા માટે અને છેલ્લું વિતરાગ દર્શન પ્રાપ્ત થવા માટે છે એ તો આ પૂતગલ આટલું જ પૂતગલ મન વાળીને કયા સ્વરૂપ આટલી નાની પેટી એને ફેદી અને એનાલિસિસ કરી કરી અને એને એમાંથી પહોંચવા માટે કેન્દ્રમાં જવું છે એમને એના દર્શકો કેટલું માથાકૂટો મગજની કડી થઈ જાય ને શું કરે આ બધા આપણે બધા આમ તો બધે જોયું તું ખરું કે માથાકૂટો બહુ છે પણ એવું માથાકૂટો ના સારું કે આટલું કંઈક ભાવ આવું રાખ્યું હશે ને તાર દાદા ભગવાન મળ્યા મળે નહીં આ દાદા શું લાગે છે હે એટલું સારું અંદરથી એટલું થયું હોય કે આપણે સમજાઈને થયું હોય એવું કશું નહીં પણ સારું એને એમના કૃપાથી થયું હોય પાછું કૃપા અંદર તો કશું જ બને નહીં હમ ત્યાં દાદા એ સમજી ગયા કે આ બધા આવા તો આ તો આમ કરશે આવી રીતે જ થાય આ રાજા મહારાજો બધા કેવા બધા એ થઈ ગયા ને એમને ફળ ફૂડ ને પાણીને લઈને એમને સાધુ સંન્યાસી બધું કે આવતદર કેટલાય હોય તો શું એમનો મોક્ષ નહીં શું એમની નિષ્ઠા નથી ભગવાન પાસે નથી ફર્યા એ બધા ફર્યા હતા ભગવાન એક કૃપા કરજો કે તમારું અંદર ગુઢ જ્ઞાન છે જે રહસ્ય છે ને એ ખુલ્લું અમને મળે કે જેથી આવા લોકોનું કંઈ કલ્યાણ થાય છે આવા લોકોનું કલ્યાણ થાય એટલે ત્યાંની દાદાની યાદો હશે બધું સમજાય પરંતુ એમના અવતારો બધા ગયા તે આખા આત્માને આત્મા હેતુ આત્મા ખાતે ગયા અને દેહને દેહના ખાતોમાં તો દેહના ખાતાની જરૂર પૂરતું જ રહ્યું એક્સ્ટ્રા આઈટમો કશી ના રહી દેહની આઈટમો એટલી રહી બસ એક્સ્ટ્રા તો કશું જ નહીં બેને જરૂર છે બસ તો છેલ્લે આ વખતે એમ પટેલ સ્વરૂપે આયા તો પણ જન્મથી તે ઠેઠ સુધી જન્મમાં શરૂ શરૂમાં બહુ સારી સ્થિતિ વ્યવહારમાં પણ પરંતુ અમુક વર્ષો ગયા પછી જયારે એમને યુવાન અવસ્થામાં પણ ત્યારથી એ પરિસ્થિતિ હતી તે જળવાઈ તો ઠેઠ સુધી તમે જોયું જોયું તમે આજે મહેનત કરનારો મહેનત કરે ને એમાં પુણ્યશાળીઓ આરામથી રહે એવી એમનો સિદ્ધાંત એટલે આમ તો અસર અગિયાર રૂપિયા ભાડાનું એમનું ફસ્ટ મકાન હતું અગિયાર થોડો થોડા વધ્યા જેમ ખર્ચો વધે એમ પણ સમજીને આપણે આપતા હતા છેલ્લા અમે દાદાને કહેવાથી વીસ વીસ આપેલા બધા સાહેબ છેલ્લા છેલ્લા વખતમાં બાકી તો અગિયાર ને ચૌદ કે પંદર બાર એટલા જ છે વધારી દાદા કચ્છને આપો આવે આ બિલ બિલ બિલ વધારે આવે છે તો આપો પાંચ તારે એમનું ઘર પણ એ ઉપર આવ્યા એને લીધું તો કનુભાઈએ પ્રયત્ન કર્યો તો ના થયું કારણ કે દાદાનું મેં કહ્યું હતું કે દાદા અહીંયા રહેવા આવ્યા છીએ તો ભાડાનું ક્યાં સુધી આપ લેવી જાય તો આપણે રહું તો સંભાળ આ બધા સારું રહે આપણે એમને ઉપર નીચે તપાસ કરો એ તો આપણે ઓળખે છે આપણને કે આપણે સ્વદેશી માર્કેટમાં મુંબઈમાં રહે છે બધું સારું હું જઈશ ગયો મળ્યા દાદાનું ઓળખાણ કાઢ્યું એમના છોકરાઓ હતા બધા આ બધા જ જાણે તો વાત થઈ બત્રી બત્રી જગાએ પછી પછી દાદા કે બત્રી કહ્યું તો પછી જોઈશું એવું કહ્યું પછી ફરતી ગયો કે ના વધારે તો કે કેટલા તો બત્રીસ મેં કહું પાંત્રીસ છત્રીસ સુધી મેં વાત કરી પછી મેં દાદાને કહ્યું કે હજુ તો એમનું કંઈ દિલ હાલતું નથી કંઈ જવાબ નથી આપતા તો કે એવું છે હવે દાદાને જોડે એટલો બધો સંબંધ એ છોકરાઓ તો એના દાદા જોડેનો સંબંધ આમનું એ મકાન છે બોલો આ હું હિસ્ટ્રી કહું છું જયારે આપણે એને ખરીદીને અત્યારે વાપરવા માંગીએ છીએ ત્યારે એની વાત કરું છું હવે સમજો છો મહેતા સાહેબ હમ શું કહીએ હવે તે દાદાએ કહ્યું કે ભાઈ શું કરીશું એને આપણે રહીએ છીએ નિરાતે જવા દે ને એટલે દાદાએ પછી કહ્યું નથી આપણે લેવું ના કહું એટલે પછી એમનો શબ્દ ના પડે એટલે પછી આગળ જવાય નહીં ત્યારે આયા જૈન હતા એમને ખબર પડી એને તરત જ એમને ચુવાલી કે એવામાં કશા ઓફર લઈ લીધો એ ઉપર રહેતા હતા છેલ્લે સુધી હીરાબા રસોડામાં કામ કરે એમને પાછળ કામ કરવાનું પાછળ બોર કર્યું આ બધું આ બધું જાણે છે આ બધું જાણે છે આપણે આટલા એમને જ રહ્યા સત્સંગ કર્યો બેઠા પણ એ અંદર કોને જાણ્યું કોને જાણ્યું એમનું પાદરું હતું રસોડામાં ખાવાનું મૂકવાનું આટલું ઊંચું હા દરવાજો શરૂઆત જે તે કશું બદલાયું નહોતું અને આમ વાંચું તો મને તો બધું એક એક વસ્તુ ત્યાંની બહુ પ્રિય એટલે બધું દાદાની બાની એટલે જવાબાના વખતની જે બારી જે હતું હું એ મૂક્યું બસ એ જ દાદા જાય તો દર્શન કરી પછી અંદર જવાનું સવારના દર્શન પછી બાકી બહારનો આપણો બાકડા ઉપર હિંચકા જેવો એ જ બેઠક નહીં આપણું બસ આશ્રમ આપણો શું જોયા કરે છે <laughs> અને એ બાજરું હતું ને ત્યારે એક ચીજનો ડિફરન્સ પડતો હતો મુચકીને પછી વેરદી મૂર્તિ અને જારી તો થોડી કામ થઈ હોય તૂટી ગઈ પછી અરે બોલો પણ એક વસ્તુ એમને અલાઈ નથી એમના વેશપણામાં વેશમાં પણ કશો ફેરફાર નહીં કશું નહીં ફેરફાર જેવું નામ માત્ર નહીં જેમના જીવન જ આખું ગયું એવું વિચાર તો કરો આપને આજ્ઞા મળ્યો છે તો આપણે આજ્ઞા શું આટલું ના સમજી શકીએ આટલું ના સમજી શકાય હજુ આપણે ફેરફારો કરવા છે કશા બધા શું ફેરફાર કરીશું કોનામાં કરીશું આપણે અંદર થયા આ વાત છે એટલે અંતરનું જીવન દાદાએ આપ્યું એ બહુ સમજી લેવા જેવી બહુ સારું વાત છે આમ કંઈ અઘરી નથી સમજવામાં અને આખા આ પદો લાઈનોનો આખો સાર જ એ છે મહાત્માને આજ્ઞા ધર્મથી આ વર્તમાં થાય એવું છે આ બધું આપણે એમ જ જો કે દાદા ભગવાન માટે કહું છું દાદા ભગવાન એવું સમજતા તક નહીં તો તમારા માટે નહીં હું એમ ફાવતા <laughs> હે શું કે હે કેટલાકને બહુ કૂદતો હતો બોલ બોલ બોલને આવે અનુભવ તો કે કેટલી આનંદ મજા આવતી ખરે ખુવારી બોલને આવે શરમ શું શરમાય શું એમાં આમાં શરમ ના હોય જવામાં શરમ રાખો જોરથી બોલને આવે બધું કૃપાથી છે બાકી કૃપા કઈક લાવીએ કઈ બજારમાં કઈ મળે જ મળે ખરી કાઢીએ તો લઈ આવીએ ત્યાં જઈને નથી ઓળખાણ પડતી એ કૃપા એ જ છે આપણી હે એટલે ખુલવા દો તમારી પાસે શોધશે બધા કુલીના <laughs> પપ્પા પાસે એટલે આખી લાઈનો એ છે બધી શું આ માટે બહુ સત્સંગ થયો છે આમાં તો આ માટે દાદા ભગવાનના એવા વચનો નીકળ્યા હતા કે અમારામાં મૂર્તિ ફેરફાર બુદ્ધિ નહોતી તો આ પરમાણુ જેટલી એ નહીં એક મોલિક્યુલ જેટલી પણ નહીં એમને જ્ઞાન નતું ત્યારે પણ એવી રીતે જ રહ્યા છે અને એવી રીતે એમની પાસે બધું જોવાનું આવતું પેલા ચંદુભાઈ શાહ છે જૈનોના પુસ્તક લાવે વૈષ્ણવ હોય તે એ લાવે બધું જોવે જોઈ મૂકીને પછી લઈ જાય પાછા એના ઇંગ્લિશમાં લાવતા હતા નજર ફેરવી લેતા હતા આપણે જાણીએ કે મેટ્રિક ફેલ ને ઇંગ્લિશ કંઈથી આવડે તો આ તો પહેલા કે હમણાં ઇંગ્લિશનું આપણે સાહિત્ય બહાર પાડીએ ને તો હું સારું પડે નતા સાચું કહે સાચું કહી દો પરફેક્ટ યુઝેજ એમના ઇંગ્લિશનું એને ઓરિજિનલ કહેવાય મૌલિક કહેવાય મૌલિક બીજું શું કહો છો એ ફેરફાર બુદ્ધિ કાઢવાનો રસ્તો શું એ ફેરફાર બુદ્ધિ ના પ્રભાવમાં ના આવવાનો રસ્તો શું આપણે આપણને ફેરફાર કરવા જઈએ તે એ ના થવા દેવાનું જે છે તે જોયા કરવાનું એને શું વાંધો આવે તમને તમને જોતો તમે તમને ના જુઓ તો કોને જોશો બરાબર છે સીધી વાત છે વાત સાચી છે પછી તમે તમારાને જ કહું આમ થન તેમ થાય કઈ જાતનું આ કાળમાં જે થાય એવું નથી એને ક્યાં કરાવવા જાઉં છું પણ જો થાય એવું બરો ને એટલે અંતરનું કહ્યું ને અંતરનું કહ્યું અંતરનું કહ્યું કે ખૂબ એ ખ્યાલ ના આવ્યો બધાને દાદાના વાણીમાં આવ્યું છે એમને સત્સંગમાં આવ્યું છે કે હવે આપણો સ્વભાવ વાગર્યો એટલે તમે આ બધું આ તમારું બધું થઈ જશે આ બધા જ લક્ષણો તમારા છે સ્વભાવ એટલે પડરો કેટલા છે અગરવો જોઈએ બધો તમે તમારાથી છો એને સ્વભાવ શબ્દ લાગુ જ ના પડે એને ગુણ શબ્દ લાગુ પડે શું કહ્યું ગુણ સમજાયું ને અને તમે નથી એને સ્વભાવ લાગુ પડે શું કહ્યું નથી એને સ્વભાવ લાગુ પડે બસ સમજાયું ને પછી આપણે જે છે તે ગુણ સહજાત્મક બધું અપદમાં બધું ધીમે ધીમે આવશે તમે સ્વાદ આવતો જશે એટલે હું કહું છું રોજ એક વખત રાખો મજા આવશે કઈ રાતના તમે પૂછજો તમે એમનો અર્થ એમને તમે શું તમે તે વખત લખેલું શું હતું એ દાદા જ હતા અંતારે જોયા તે અને આજે એ જ છે એમને આ સમજજો તમે ખોટું નથી એમ કહેતા પરંતુ વાત સમજવાની છે આ શબ્દ જ બતાડે છે હા અનુભવ હમ કોણ બોલે છે કેતન જો એવી રીતે નહીં તું અહીંયા આજુ આગળ જ બોલતું નહીં બહુ એટલું ના ખેંચાય એટલું નહીં ખેંચાય ભાઈ થોડું આગળ આવીને બોલ જલ્દી આપણે ફેરફાર બુદ્ધિમાં ફેરફાર કરવા જઈએ તો પણ તપ હોય અને ફેરફાર ના કરવા જોઈએ તોય તપ હોય દાદાજી બંને શું કે છે ફેરફાર કરવા જઈએ તોય તપ હોય ફેરફાર ના કરવા જઈએ તોય તપ હોય બુદ્ધિના ભાગમાં વાત કરું દાદાજી તો એ આવા પ્રસંગમાં આપણે સંભાવે નિકાલનું કેવી રીતે આપણે બેઝ એપ્લિકેશન કરીને દાદાજી એટલે એ તપ કરતા આપણે સાચા તપમાં આવી જવાનું એ બેવથી છોડીને તો એના કરતા હવે જે અવસ્થાઓ બને છે જોયા કરો ને ત્યાં શું કહ્યું તું ફેરફાર બોલ્યો ફરતી કરવા જઈએ તો કોને કોને કોનામાં કરવા જઈએ કોનામાં તારામાં કે બીજામાં ના મારામાં બીજામાં એ જ વાત કરું છું દાદાજી એ જ વાત કરું તમે મને પકડો દાદાજી બરાબર છે એ તો પછી ફેરફાર ના કરીએ તો પણ દાદાજી ફેરફાર ના કરીએ તો આપણને બંને બાજુ તપ હોય પણ ફેરફાર ના કરીએ સવાલ તો ક્યાં આવ્યો વચમાં તો આવે તો બધું ખોટું બરાબર તો તો આવે જ નહીં આપણી અંદર તો આવ્યું તો ગયું બધું તો આપણે ખોઈ જઈએ આપણે તો ના સમજો હા દાદા હમ રૂપારી છે તો રૂપારી રાખવી જ જોઈએ ને આપણને આવી છે નથી દાદા ગમે નહીં એવું કેમ બને આપણે રૂપારી છે આવી તો બીજો બધો પાઠ હોય સમજો નહીં લે જોયા કરવાનું આપણે પોતાને જોતા શીખીએ ને પોતે પોતાને તો એનામાં એને અને એના એના એનાને પણ જોઈએ દેવને સમજાયું ને પણ આ પોતાથી શરૂ કરવું પડે હમ એથી શરૂ કરવું પડે તારાથી સમજો હા ધીમે ધીમે થાય એકદમ ના થાય એના કરતાં એનાથી મારામાં જ કરવું આ ખોટું લાગે છે મને પછી તો આગળ જવાશે એટલે એમાંથી તું કરવામાંથી નીકળતો જઈશ અને પછી તને સાચું તપ ઊભું થશે કે ના તો નહીં મારામાં સહન કરવું પડે મારે આ કેતનને ક્યાં એને ફેરફાર કરીને એને કંઈ એને સાચો ખોટો કરવો છે ના ના એને જેમ છે તેમ હું જોઈ લઉં જાણી લઉં બતી ગયું તો મને આપણે પેલી સમજાશે જેમ છે તેમ જેટલું તને સમજાશે એટલું એના પ્રમાણમાં સમજાય તો નહીં સમજાય એનો નિયમ છે ભાઈ આવું બધા માટે આ રસપરસમાં છે એટલે જેનો વ્યક્ત પ્રગટ દીવો તે કહેવાય શુદ્ધાત્મા જેનો નિરાવરણો વ્યક્ત સગોપિત શુદ્ધાત્મા એટલે નિરાવરણો એટલે દર્શનમોથી જે આ દર્શન આવરણથી મુક્ત એવો નિરાવરણો વ્યક્ત એટલે પ્રગટ એ સગોપિત એટલે હજુ તો બધા આવરણો બાકી છે આ સ્વભાવના બધા અંતઃકરણના ડોકરું વગેરે બધી રીતે તો બે રીતે સગોપી એટલા માટે કહ્યું પણ સિદ્ધાત્મા એ શુદ્ધાત્માનું પદ સિદ્ધ સિદ્ધાત્માનું પદ છે સિદ્ધ પદ અને સિદ્ધ ગતિની શરૂઆત છે ત્યાંથી પરંતુ એ આજે દેહ કરીને ગતિમાનતામાં ના આવી શકે એટલે કે એ એવો દેહ કે જ્યાંથી એની ગતિમાનતા એ કરીને એ સિદ્ધત્વ પ્રાપ્ત થઈ જ જાય થઈ જ જાય ગતિ કરવી ના પડે એને એ ગતિમાનતા છે એની એમાં થઈ જાય કારણ કે ગતિ સહાયક તત્વ છે ત્યાં સુધી આ થવાનું જ હા સમજો બહુ સમજવા જેવું છે સગોપિત સિદ્ધાત્મા જેના સુચરણોમાં જે મોક્ષ છે મૂર્ત અમૂર્ત આત્મા એટલે તો દાદાની આપણે કહ્યું અને એ તો ઇન્દ્રિય જ હોય આપણને જેના સુચરણોમાં છે મુખ તે મૂર્ત અમૂર્ત આત્મા એટલે આપણે આ દેહના બધા જ અંગોના એક એક અંગોમાંથી આપણું માલિકીપણું જે છે એ મારાપણું માલિકીપણું એટલે મારાપણ આ રીતે એને પોતાપણું કહ્યું છે એટલે પકડ કઈ છે એ આપણું છૂટતું જતું જશે ત્યારે આપણને એનો સ્વાદ આવે આપણને શું એમાં બોલવા પણ ના હોય કોઈને હોવા પણ ના હું છું કોઈને ના હોય હું આમ કરું છું આમ કરી શકું છું એવું કશું જ ના હોઈ શકે આ નથી સમજાવાથી આપણે ક્રમ માર્ગમાંથી આવેલા કેવી રીતે આટલા અદભુત અલૌકિક માર્ગમાં પણ ઝીણાએ કરીને પણ આપણી ઝીણી સુખ આપણી ભૂલ તો ભૂલો તો થઈ જાય ભૂલો ના થયું આપણે મનનો હોય ના થવી જોઈએ એ યોગ્ય નથી કારણ કે માણસ સ્વરૂપે છે ત્યાં સુધી ભૂલ થયા જ કરવાની છે શું અને ભૂલ થાય નહીં ત્યાં સુધી પ્રગતિ નહીં કરે કોઈ ના કરી શકે એટલે તો ઇંગ્લિશમાં કે છે ટુ એર ઇઝ ડિવાઇન કે છે એર ગલતી ભૂલ કરવી એ ડિવાઇન છે દિવ્ય કરવું એ લોકોના પણ એ નીચલી ભાષામાં કહ્યું છે નીચલી ભાષામાં ભૂલ કરવી એ દિવ્ય છે એવું ના કહેવાય પણ એ ડિવિનિટીને ઓળખવાનું એક સાધન છે એમ દિવ્યતાને ઓળખવાનું એ તો ઓળખાય કેવી રીતે ઠોકર વાગે તો જો એને થયું કેવું તરત અસર થઈ ગયું તમને ખબર હતી એ Dari cinta. તો જેના મોક્ષ જેના તપ કોઈ દેખે નહીં તે અદિઠ ગુણાત્મા હવે સમજો હા અદિઠ ગુણાત્મા આપણો ગુણ વ્યક્ત થાય તો કે દેખાય એવા ના હોય એ અદિઠ સ્વરૂપ હોય પણ વર્તારો થાય બધાને સમજાય કે કેવું પડે આ નથી બુફે પડે હવે કેતન કંઈક જુદો થયો સમજાય ને જેની માત્ર ક્રિયા અંતર્મુખ તે બ્રહ્મનિષ્ઠ મોક્ષ આત્મા આપણે કોઈ પણ શારીરિક ક્રિયા હોય એની જોડે આપણે આપણી ક્રિયા હોય એટલે સ્વભાવથી એ બધી અંતર્મુખે કરીને હોય એટલે અંતર્મુખે કરીને સ્વભાવની ક્રિયાઓથી આપણે અંતઃકરણમાં અંતઃકરણના ભાગમાં આપણે અંતઃકરણની ક્રિયાઓ ચાલતી હોય એ ક્રિયાઓ સાથે આપણે આપણી સ્વભાવથી ક્રિયાઓ રહીએ સમજાયું એને અંતર્મુખી કહ્યું અને અંત આ જ જીવન છે આપણું તો આ જીવન છે એટલે બહાર તો પછી વ્યવહારો એને પછી બોલવાનું એ બધા વ્યવહાર તો રહેશે તે વખત ઉપયોગ એમ જ જાય પરંતુ એટલા પડ્યા હોય ત્યારે આમાં મચી પડવું એ બહુ જરૂરનું છે બહુ જરૂરનું છે આપતા પુત્ર હોય કે મહાત્માઓ હોય બધા એ જરૂરનું છે આ તો અને સ્વ અધ્યાય કે છે શું કહ્યું સ્વ એટલે આપણે પોતે અને પોતે પોતા સ્વરૂપ થવાનો આપણો પુરુષાર્થ એ સ્વ અધ્યાય સ્વરૂપ કહેવાય સમજાય છે કે નહીં કરવું પડે જેની માત્ર ક્રિયાંતો જેની સામાયિકથી મોક્ષ તે અક્રમ જ્ઞાનાત્મા સામાયિક બરોબર છે એટલે આપણને તો પ્રાપ્ત થઈ ગયું છે એટલે આપણે એવી રીતે જો કલાક મળતો હોય જો કે આવા કાળમાં મળવા મુશ્કેલ છે પણ અઠવાડિયામાં એક વખત મને બે જેને જેવી રીતે મળે એવી રીતે કાઢી લેતા હોય તમારો તો ઘણો ટાઈમ હોય તો રોજ એક બ્રહ્મમૃતનો એક કાલો તો કામ થઈ જાય જોજો આ કરી શકો છો તમે ચરણ વિધિ નિશ્ચય વ્યવહાર શાને માટે આપી છે શાને માટે આપી છે એ ઉપયોગપૂર્વક કરો તો એ તમારું સામાયિક થાય તમને કહી દઉં ઉપયોગપૂર્વક હા ઉપયોગપૂર્વક એટલે શુદ્ધ ઉપયોગપૂર્વક શુદ્ધ ઉપયોગપૂર્વક વ્યવહારથી એમાં વિધિથી એમાંથી પસાર થવાનું બહુ સુંદર છે એમાં આખી વ્યવહાર શુદ્ધિ થતા થતા આપણી શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું પણ આવરણો છે ત્યાં સુધી એની શુદ્ધતા નથી આપણને એનો લાભ મળતો એટલે શુદ્ધિ થતી જાય છે દર્શનની દર્શનની સમજાયું ને અને દર્શનની શુદ્ધિમાં શુદ્ધ ચિત્ત તો પ્રાપ્ત જ છે એટલે જેટલું દર્શન શુદ્ધ થાય છે એટલું જ એનું જ્ઞાન પ્રકાશ આપણો ખુલ્લો થતો જાય એટલે જેના તપ કોઈ દેખે નહીં એવા અડિત જેની માત્ર ક્રિયા અંતર્મુખ એ બ્રહ્મનિષ્ઠ જેની સામાયિકથી મોક્ષ તે અક્રમ જ્ઞાનાત્મા જેને વર્તે છે કેવળ જ્ઞાન આ દાદા તે પરમાત્મા એટલે દાદા ભગવાન એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે આ રીતે જેને વર્તે છે એટલે વર્તારો છે અંતરનો શું કહ્યું અંતરનો વર્તારો છે અને દેહ કરીને દેહ સાથે હોવું એમાં થોડોક જ ભેદ છે એટલે ચાર અંશનો ભેદ ત્યાં આગળ કહ્યો એમને શું વરતારો એટલે આપણે કારણ કેવળ જ્ઞાન અંશું આપણા અન્ય ધર્મથી આપણને જે સર્જનાત્મક સ્વરૂપે અંદરથી આપણું એ કારણ પૂતગલ આપણું તૈયાર થતું જે પુણ્યનું બધી પુણ્યનું એવું જે આપણની સિદ્ધ ગતિનું પ્રયાણમાં જ હોય એવું થયા જ કરે આપણે વિચારવાનું નથી વિકલ્પ નથી કરવાનો શબ્દથી કોઈ હા જરાય નહીં તો અન્ય એવું છે જ નહીં કશું જેને વર્તે છે કેવળ જ્ઞાન આ દાદા તે પરમાત્મા જેને વર્તે છે કેવળ દર્શન આ દાદા તે સહજાત્મા હવે સહજાત્મા કયું અને વર્તે છે કેવળ દર્શન એટલે કે શરીર છે તે શરીર સાથે છતાં પણ શરીરની બધી વ્યવહાર આપણી સાથેની ક્રિયાઓમાં હોય છતાં પણ એમને કેવળ દર્શન વર્ત્યા રહ્યા જ કરે શરીરની કેવા બધી જ હોય બોલવાની હોય અમને હોય તે હોય બધું કોઈ પણ પ્રકારની હોય શકે છે પણ કેવળ દર્શન પર ત્યાં કરે આબુ સમજવા જેવું છે એ બધો વ્યવહારનો ભાગ છે આખો વ્યવહારમાં અને વર્તે છે કેવળ જ્ઞાન એ આખું નિશ્ચય કેન્દ્રવર્તી ભાગ છે આખો જેને વર્તે છે કેવળ ચારિત્ર દાદા સ્વધર્માત્મા એટલે જ્ઞાનના દર્શન આખું સતત બે સાથે સાથે રહ્યા કરે ત્યારે ચારિત્ર પેલો ચારિત્રનો ભાગ આખો ખુલ્લો હોય અને ચારિત્રનો ભાગ તો બહુ સુંદર હોય બહુ સુંદર હોય શું એ તો શરીર ઉપર દેખાય નહીં તમને દેખાય એવો નથી એ અંતરનું છે અને છતાંય શરીર ઉપર એટલું જ એનું પ્રભાવ અને એનું આખું તેજ ને બધું જ આવી શકે તેજ એટલે કે આપણે જેને ઓરા કહીએ છીએ સ્વરૂપનું હોય છે જેને માત્ર સમય પલ તપ એ રત્નત્રય પૂર્ણાત્મા એમનો સમય માત્ર એમનો શ્વાસ માત્ર બધું તપ સ્વીકૃત હોય તપયુક્ત હોય આપણને ખબર ના પડે તપયુક્ત દાદા ભગવાન આપણી સાથે આટલા બધા રહ્યા પણ એમનું કોઈ પણ શ્વાસ ગમે તેવી ક્રિયા હોય આપણને ખબર ના પડી કે તપયુક્ત છે બાકી અંદર તપયુક્ત જ હતા મહેતા સાહેબ શું છેક સુધી આપણે છેલ્લા છેલ્લી અવસ્થાઓ પણ જોઈ છે એમને બધું જોયું છે બધી પરિસ્થિતિઓ પર વસંતભાઈ આપણે આજે પણ એને વાગોળીએ તો આપણને બધો લાભ થઈ જશે તમને સમજાય આજે પણ વાગોળશો તમને બધો લાભ થશે આપણે દાદા સાથેનો દાદા સાથે હોય આપણે મહાત્માઓ હોય અને છતાંય આપણે મહાત્માઓમાં હોય દાદા હોય દાદા જોયા કરે બધું થયા કરે પણ દાદા કોઈ જગ્યાએ ક્યાંય ફેરફાર કરવા ગયા નતા ગયા નતા આ વાત વાગોળ્યા કરવા જેવું છે બહુ પરમ જ્યોતિ સ્વરૂપ ભગવાને સીધા દાદા પરમાત્મા શું એટલે આવા મુક્ત પુરુષ અને જ્ઞાન દર્શન ચારિત્ર જેમને એક સમગ્રપણે સાથે જે રહ્યા કરે છે મન વાણી કાયાના આજના હોવા છતાં પણ એ પરમ જ્યોતિ સ્વરૂપ એ જ આપણને આપી શકે શું પરમ જ્યોતિ સ્વરૂપ મહાદેવનું અદભુત આત્મ જ્યોતિર્લિંગ શુદ્ધ આત્મ સ્વરૂપે શુદ્ધ આત્મા જ્યોતિર્લિંગ મહાદેવજી છે અસલ સાથી શિવજીની લિંગ સ્વરૂપે પૂજા થાય છે આ જ એ હેતુ આ જ છે સંન્યાસ છે ખાલી ખાલી સંન્યાસ કેવળ સંન્યાસ આત્માને આત્માનું સૂચક છે એટલા માટે જેની વ્યાખ્યા નથી શબ્દમાં નથી ભગવતમાં અલૌકિક શબ્દાતીત છે જય સચ્ચિદાનંદ એ બહુ ગુઢમાં ગુઢ રહસ્ય છે ને એને પામવા માટે બધા મલખા મારે છે ઓહો આજે વિશ્વના બધા ધર્મો હોય તો તો બહુ હજુ વિકાસની ભૂમિકા એ પોતપોતાની વિકાસ કરીને છે છતાં પણ અંદર ખાણી વલખા આ જ છે અને ભારતમાં પણ આપણે આખા ભારતમાં આ જ વાત છે બધી જ રીતે કોઈ પણ જોવો તો એટલે રહસ્ય આત્મા કુળમાં ગુડ રહસ્ય નિગુઢ શુદ્ધ આત્મા કેવા લાઈન છે ને નિગૂઢ એટલે શુદ્ધાત્મા એ શબ્દ નથી એ દશા છે તે પ્રાપ્ત દશા છે પ્રાપ્તિ વગર એ શબ્દથી હોઈ શકે નહીં સમજાયું ને એમ શું શ્રીમદે નથી કહ્યું કે અમે છીએ છીએ ત્યાં સુધી આ નહીં તો તમે માથા ફોડો તો કશું વળે નહીં એ જ વાત બધા જ્ઞાની પુરુષ કહે ને દાદા કે એવું છે તદ બોલો મેહલાનજી ટાઈમ એ થવા આવશે દાદાશ્રીનું બીજું એક વચન એમ હતું કે અમારો અમારામાં કચકચો સ્વભાવ જ નહોતો એટલે અમારે ક્યારેય કચકચ થાય જ નહીં ગમે તે પરિસ્થિતિમાં તો આ કચકચ્યો સ્વભાવ કારણ એક હતું દીપકાનંદજી કે જન્મથી એ જે રીતે આવ્યા હતા આગળના યોગભ્રષ્ટ કહેવાય પુરુષ એટલે જે રીતે આવે છે આગળનો અનુસાર એટલો સુંદર છે એમનો મન મનથી એટલું મન એટલું બધું મજબૂત મન હોય ને એટલું સુંદર હોય એમાં પણ કુદરતી પણ વળે છે વધારે શું એટલે નાનાથી જન્મ્યા ત્યાંથી જ આ છે એમને જન્મથી જે પ્રસંગો થયા સ્કૂલના આલે શાક લઈ આવે આ બધું કંઈ જોયું છે આપણે પણ એમાં એક એકમાં તરત જ બોધ એમને પ્રાપ્ત થઈ જતો હતો સાથી કે બધું કુદરતી પડવાનું જીવન જતું હતું એમને સંતપુરુષની સેવા કરવા જતા કે છે કે ભગવાન મોક્ષે લઈ જાય તો હોઈ શકે જ નહીં આ તો વિરોધાભાસ છે કે છે બીજું તો ભગવાન હોય મોક્ષે લઈ જવા હોય તો એને મોક્ષ જ કેમ કહેવાય કે છે અને ભગવાનને ભગવાન કેવી રીતે કહી શકીશું આપણે તો ભગવાન શું એનું એક્ઝેક્ટ આ વસ્તુ મોક્ષ જેવી તેવી વાત છે બરાબર કુદરતી પણ છે ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપો મોટે બોલો બધા દાદા સદુપયોગ પૂર્વક એટલે કેવી રીતના બોલવાની એ તો અંદર મનમાં બીજા કઈ વિચાર આવે એ વાત વાંધો નથી તમે એક પ્રયત્ન કરો કે દાદા ભગવાનને ત્રિકા નમસ્કાર નમસ્કાર નમસ્કાર હવે આપણે વાંચન કરીએ છીએ ત્યારે દાદા ભગવાનને વાંચી જઈએ છીએ ત્યારે આપણે છે ને આપણું ચિત્ત એ પ્રમાણે અક્ષરે અક્ષર ઉપર નથી ફરી વળતું શુદ્ધ ચિત્ત થયું છે પણ આ શરીરે કરીને અશુદ્ધ છે બધી ચિત્તની એ આવરણવાળી છે એટલે માટે પ્રયત્ન કરવાનો પછી એનો ટાઈમ તો બહુ લાગે તો થોડું કરતા થોડા વાક્યો થતા નથી પછી કંટાળો આવશે જટિલ વાંચી જશે પાછા તો એમ કરતા કરતા વધતું જશે તમને એમ કરતા આખી વિધિ એવી રીતે ઉપયોગપૂર્વક અક્ષર અક્ષર એનું ચિત્ત ફરવું જોઈએ બધી વખતે અને સાથે ભરે કે આપણે શુદ્ધાત્માની દ્રષ્ટિ છે એટલે જ સમજાયું આ તો પતંજલિનો યોગ છે ચિત્ત નિરોધનો એ તો નિરોધમાં છે પરંતુ એ યોગમાં પણ એટલી બધી ઊંચી દશા થાય છે અષ્ટાંગ યોગ જેવી તો આમાં આજે જ્ઞાન ના હોય ને આવી રીતે કરવા પ્રયોગ કરે ને તો એને કેટલો બધો ફાયદો થઈ જાય પણ એ આખો પ્રાપ્તિમાં ના થાય પ્રાપ્તિમાં ના થાય શું શુદ્ધિ પરંતુ એને સંયોગો ભેગા કરી દે તો જેને પ્રાપ્ત છે એની તો વાત જ જુદી છે ને અને થઈ ગયા પછી મોડે તો થાય ને ઉપપાઠ તો દાદા ભગવાન આમ આખું બંધ કરીને એટલે આખું બંધ કરીને વંચાય તો ખરું જ કે નહીં એટલે આંખો બંધ કરીને વંચાય ને દાદા ભગવાનને ત્રિકામ દાદા ભગવાનને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર એવી રીતે આખું બધું વંચાવું જોઈએ એટલે અંદર અક્ષર દેખાય ને વંચાય ને એવી રીતે હોય અંદર છપાય જ અંદર તરત જ હોય તો આવી જાય ચિત્તમાં જ આવી જાય અને એવી રીતે થવાનું પછી આમ કરતા કરતા દાદા આમ આખું કરે દાદા ભગવાન ને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર આખું ખુલ્લી આંખે તમને બધું દેખાય બધું સમજાય છે એટલા માટે ખુલ્લી આંખના નિધિધ્યાસનને છેલ્લા પ્રકારનું નિધિધ્યાસન કહ્યું શું અત્યારે આપણી નજર ફરે ને આપણને બધું દાદા આખા છવાયેલા જ દેખાય દાદા સમજાયું જય સચિદાનંદ હવે પછીનો સત્સંગ દાદાજીનો ગુરુવારે પરમ દિવસે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે આવતીકાલનો બહેનોનો બુધવારનો રેગ્યુલર સત્સંગ બપોરના ત્રણથી પાંચ બાબુકાકાના હોલમાં ખર્ચીકરનો ખાચો રાવપુરા મુકામે રહેશે જય સચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાનના અસીમ જય જય Amen. અને રમતા સારા વાગે એમનાથી પેલા પેલા આવ્યું કા અજેનમાં જેવું જે શરૂ થાય બાર વાગ્યાથી એ લખાઈ ગયું એને એને ઈચ્છા વ્યક્ત કરી છે કે આપ આજ્ઞા આપો મારા હૃદયના આ ભાવ અભિવ્યક્ત કરવાથી જવા દઈએ આપણે થોડી લાઈનો છે એની કાર્ય પરમ પૂજ્ય દાદાજી પરમ પૂજ્ય મનોહરબા સોનલજીજી જીજાજી તથા સર્વે આપતપુત્રો અને મહાત્માઓને વૈશાલીના જય સચ્ચિદાનંદ આજે મારો અર્જમાં જન્મદિન છે આપ સૌને મારા રજિયા વંદન દાદાજી આપ આજ્ઞા આપો તો મારે મારા હૃદયના ભાવ અભિવ્યક્ત કરવાથી પંક્તિઓ કુદરતી રીતે દાદાજીની કૃપાઈ થકી લખાઈ ગઈ છે નવો જન્મ નવા સંસ્કાર સિંચન નવી જિંદગી નવો રામ જીવનની હળક ઢોળક નૈયામાં શુદ્ધાત્માના સથવારે મહાત્મા કેરી નાવ જઈ રહી છે મોક્ષ દ્વારે કેવતની નૈયા રામજી પાર કરાવે કેવતની નૈયા રામજી પાર કરાવે મહાત્માઓને મોક્ષે દાદાજી લઈ જાવે આત્મા હવે નથી જોતતો મંદિર આ દેહ જ દાદાઈ કૃપા મંદિર આ દેહ જ દાદાઈ કૃપા મંદિર નિત્ય નિધિ જ્ઞાસનમાં રહેતા પ્રભુ નિત્ય દર્શન દેતા પ્રભુ વિકટ પરિસ્થિતિઓમાં अविरत रक्षा करता प्रभू जय सच्चिदानंद આપણા આનો અનુભવ છે સાહેબને અપાય અનુભવ જે થાય ને બધાને લાભ થશે બધાને લાભ થશે એમ કોઈને પોતા પણ અનુભવ નહીં હોય જય સચિદાન સિંહ જય જયકારો જય જયકારો